એ ગુરુ કહેવાય જો એની પાસે તું કર કે એ તો વીકનેસ જતા પણ આવે ગુરુ પર કોણ આવે ડોક્ટર પાસે દર્દી જ આવે અને પછી કે તું આગળ લે તો કે છે ડાક્ટર પાસે તો દર્દી જ આવે ને ડાક્ટર પાસે તો દર્દી જ આવે ને આપણા લોકો આવું સમજતા નથી પણ ડેડિકા ઉતરી ગયા બિચારા આટલું કરવું પડશે એટલું કરવા તારે કરવાનું છે તારે તારી બાપા પણ આપણા ગુરુ બી લાલચું હોય એટલે ગુરુ કયા રાખે ને શિષ્ય સાંભળે રાખે લાલચું છે આપણે તેને હવે કશું પૂછતો નહીં શું બે સાચી બરસત માં દાદા પેલા હસમુખભાઈ ના બેન ના દીકરા છે હા આપણે આ દર્શન માટે તો એક કરોડ મેલ થી આવવું પડતા એટલે હાલ બીજા બધા નકામા ગયા ગાડી ના ટાયર બેસી નાખ્યા પણ નકામા ગયા ચશ્મા લઈને થાય એને કહ્યું હું કરી આપું જે તને કરી આપી એમના એક મિત્ર હતા ને ભગવાન ભાઈ પ્રગટ થયેલા છે એ હું દાદા ભગવાન નહીં હું તો નારી પુરુષ છું આખા ઘરના પ્રશ્નો તમે પૂછી શકો છો બધું સોલ્યુશન આપી શકું છું અને બધું ફેક્ટ વસ્તુ બતાવું છું આ બધું જગતે જે બતાવ્યું છે એ રિલેટિવ કરેક્ટ છે કેવું છે અને હું રિયલ કરેક્ટ બતાવીશ જેને આગળ પછી આગળ દાખી દઉં ના હોય તમે પહેલી જ વાર કીધું ને કે આ ચશ્મા લઈને આવે દેખાય કેવી તમે પહેલા કહ્યું ને કે આ ચશ્મા લઈને આવે એને કેમનું દેખાય એના જેવું છે ના એનો દોષ નથી બિચારાનો એનો દોષ નથી આ જગતમાં આવું જોયું ના હોય ને આવું સાંભળ્યું ના હોય એટલે એને હું કહી દઉં તને સમજણ પાડું અહીંયા સમજ બીજા ખસી ગયો બે ગાળો બહાર પણ તું અહીં આવી મને ગાળો પણ તો નથી પણ તું અહીં મારી પાસે આવી હું જોઉં નબળો માણસ શું ના કરે નબળો માણસ શું કરે મારાથી આવીને ના કરાય શું કરે કારણ હું રિસ્પોન્સિબલ એક શબ્દ મારાથી આ જેટલા વર્ષથી બોલ્યો છું એક શબ્દનો રિસ્પોન્સિબિલિટી ભરી ના છૂટે તમારે જેમ ના કહેવાય કે ભગવાન ઇઝ ક્રિએટર શું કહું એ કઈ કુંભાર નથી કે આવું બધું ધંધો મળે આ તો નથી સમજતા એમાં ઠોકા ઠોક ભગવાન ક્રિએટર ભગવાન પર આરોપ કરે તમારું પ્રોજેક્ટ શું છે શું છે બરાબર ક્રિએટર તરીકે વાપરેલું છે ને અરે બધા કારણ કે ભગવાન ક્રિએટર છે એનું સોલ્યુશન જ નહીં આવે અંત જ નહીં આવે જેમ છે એમ લેશો તો જ અંત મોટા મોટો પ્રોબ્લેમ માણસોને દરેકને તમે જરા સમજાવો એ થાય છે કે વાંચીએ છીએ લખીએ છીએ અને જોઈએ છીએ પણ જેટલું વાંચીએ છીએ લખીએ છીએ જોઈએ છે એ સમજ હોવા છતાં સમજતા નથી કે છે કે મોટામાં મોટો પ્રશ્ન એ છે આપણે વાંચીએ છીએ લખીએ છીએ જોઈએ છીએ એ બધું કરીએ છીએ પણ તે છતાં એ બધી સમજ છતાં પણ જયારે કઈ કરવાનું આવે છે ત્યારે એ પ્રમાણે થતું નથી બરાબર બધું વાંચીએ છીએ જોઈએ છીએ લખીએ છીએ એ થોડી સમજ છે પણ તે છતાં બરાબર સમજ નથી હંડ્રેડ પર્સન્ટ સમજ નથી આ લોકો માને છે એવું જગત નથી આ આખું જગત માને છે તેવું નથી આ સાધુ સંન્યાસીઓ માને છે તેવું આ જગત નથી તમને બધાને એમ લાગે જગતના લોકોને કે આપણે જ કરીએ છીએ એવું લાગે શું લાગે તમે સમજો ને સાધુ સંન્યાસીઓને એમ લાગે કે અમે કરીએ છીએ એક વાર પૂરો લોકોએ કશું કરી શક્યા નથી ને ખાલી ભોજમ કરે છે સારી ઇગોઇઝમ કરે છે ઇટ હેપન બધું થઈ રહ્યું છે ને તેની પર પોતે ઇગોઇઝમ કરે છે તમે સમજ છે બરાબર સમજો હા સાધુ પુણ્યા છે ઇગોઇઝમ બધા ઇગોઇઝમ જ છે ખાલી સમજાય છે તમે હા અહીં તમે આવ્યા ને સગો હું આવ્યો એ બોલવામાં તો નથી વાત તરીકે બોલવાનું પણ જોડે મનમાં ખરેખર માનો છે હું જ આવ્યો એ ભાઈ છે શું છે દાદા મારો પ્રશ્ન એ છે કે માણસને પોતે સમજવા માટે બે જ રસ્તા છે એક તો કોઈ સત્પુરુષ અથવા કોઈ સારી ચોપડી અથવા તો પોતાના મનથી પ્રકેલી સમજ નીચે સમજ માણસને વાંચ્યા પછી બી સમજ નીકળી સાચી વસ્તુ અન્ડરસ્ટેન્ડ તમે જે સમજો છો એને તમારી સમજ તમે દ્રઢ કેવી રીતે કરી શકો how can you how can you become fixed on it because see your mind is દાદા તો એમનો સવાલ એ છે બરાબર હવે એ સવાલ કરે છે કે બે રસ્તા છે કઈ વસ્તુ સમજવાના એક તો કે કોઈ જ્ઞાની પુરુષ કે કોઈ સંત પુરુષ આપણને સમજાવે આપણે સમજી જાય બીજું કે આપણે ચોપડી વાંચીએ અને આપણું બીજું કે આપણે પોતાની સમજણથી સમજવાની કોશિશ કરીએ જાતે વિચાર કરીને પણ એમાં એવું છે ને કે સમજણ સ્થિર નથી થતી વેવરિંગ રહે છે બરાબર હંડ્રેડ પર્સન્ટ અન્ડરસ્ટેન્ડિંગ નથી રહેતું આ ડોક્ટર ના હોય અને આપણા લોકો ડોક્ટર એ પુસ્તકો વાંચીને દવા બનાવી પી લે તો શું થાય પુસ્તકો માંથી દવા પોતે બનાવીને પી લે શું આ બધા પોઈઝન જાણું છું હું એનું નામ કેવાય એ પોઈઝન એ પોઈઝન જાણ ક્યારે કહેવાય કે લઈએ નહીં તારે પોઈઝન થયું જાણ્યું ક્યારે કહેવાય આપણે લઈએ નહીં ત્યારે પોઈઝન જાણ્યું નથી ક્રોધ માન માયા કરો છો બધું કરો છો તમે પછી તમે કંજાણું છું એટલે પોઈઝન જાણ્યું ક્યારે કહેવાય તમે ના લો તારે એટલે આ બધી દવાઓ બનાવીને જાતે બનાવી પીએ છે એને ભગવાને સ્વતંત્ર કહ્યું શું કહ્યું સ્વતંત્ર પોતાના સમજણે પોતાના આપણાથી દવાઓ બનાવી પીએ અધ્યાત્મ દવાઓ પણ એનો અર્થ એમ શરણાગતિ સૌથી સારામાં સારો નિયમ એટલે કે છે કે હવે એનો અર્થ એમ થયો કે શરણાગતિ સૌથી સારામાં સારો નિયમ શરણાગતિ પણ કોની કરે એ માલ નથી દુકાનો બધી બે ચાર ગયું છે હવે શરણાગતિ કદાચ જે માણસ તમને નથી મળી શકતો એ કોની શરણાગતિ એટલે એવું થઈ ગયું છે કાળ વિચિત્ર આવી ગયો છે આ તો કુવો ભૂગતા બને આવું આ ડિસીઝ બટ નેચરલ બની ગયું છે આવું બને નહીં આ તો વેપારી શું હતા સુધી વેપારી હતો સત્તર સિત્યોતેર થયા સમજ વેપારી તો આવું બધું ક્યાંથી હોય પણ આ લોકોને કોઈ બાકી દે કે જ્યાં દીવો પ્રગટ અને દીવો તો અનંત ઐશ્વર્ય સાથે પાછું ઐશ્વર્ય જબરદસ્ત ઐશ્વર્ય સાથે એટલે this is the eleventh wonder શું કહ્યું તમે મોક્ષમાં બેહાઈ જઈએ શું કહ્યું ખાલી તમારે દુઃખ ના થાય બોલો એ ઇલેવન્થ વન્ડર જ કહેવાય સંસારમાં રહીને સ્ત્રીઓ સાથે થઈ જો બેઠા જાય ડોક્ટર ડોક્ટરે લાઈન ડોક્ટરે કરે દવા કરો કરે બધું કર્મ યોગી થઈ જાય દાદા પુષ્પાબેન પૂછે છે પણ એમનો એ ના મળ્યા હોય કે ના મળ્યા હોય એ પૂછે એ પૂછે છે એ પૂછે છે કે જો જ્ઞાની પુરુષ ના મળ્યા હોય એવા માણસો એ શેનું શરણાગતિ લેવું શાસ્ત્રો નું લેવું કે શેનું લેવું શરણાગતિ કરે ને એ બધું બોલમ બોલ ભલી વાર કશું આવે નહીં પુણ્ય પાક છે ને તારે સારી વસ્તુ મળી આવશે ત્યાં સુધી સારી વસ્તુ મળે નહીં એટલે લોકો મને કે છે કે સાહેબ બધા ગુરુઓ આવા કેમ મને કે છે ગુરુ નો દોષ કાઢશો નહીં ગુરુ વાંકા હોય ને તો ગુરુ દોષ કાચો નહીં લાકડો વાંકો હોય ને ત્યાં સુધી કરવતી વાંકી હોય લાકડો કરવાથી ના થઈ કરવતી સીધી આવે લાકડા ને જોઈએ છે છોકરા કે છોકરો જોઈએ છે લાલતું બાર નું ભગવાન મહાવીર સ્વામી નો પાણો આવે છોકરો થવા એટલે ભાઈ ને છોકરું નહીં એમ વિતરાક શું આવતો બોલે પૈસા માગે વિતરાક અને એની પાસે ચાર વાના ભગવાન પાસે ચાર વાના એની પાસે પૈસા માછું ભરે ભગવાન તો ભગવાન જ છે કેવા છે ભગવાન ભગવાન અનંત શક્તિ ધણી અનંત ઐશ્વર્ય નો ધણી એવું ભગવાન એની પાસે ચાર ના ક્યાંથી હોય ચાર નો ચાર ભિખારા પણ નિર્બળ લોકો મારી પાસે કોનો નથી એ કોનો આ દેહ નો માલિક નથી હું since 27 years સત્યાવીસ આ મનનો માલિક થયો નથી આ વાત કરે વાત કરે તો બે હજાર એની કિંમત દાદા ભગવાન ત્રણસો ડોલર કહીએ આ વાત કરશું ત્રણસો ડોલર દાદા હા ઓરિજિનલ ટેપ રેકોર્ડ વાત કરે છે તમારી સાથે અને આ ઓરિજિનલ આ ઓરિજિનલ ટેપ રેકોર્ડ અને હું આ ટેપ રેકોર્ડ શું બોલ્યું છે તેની પર રિસર્ચ કરેલો છું નાતા દસ્તા તરીકે શું રહું છું આ ઓરિજિનલ ટેપ હવે આવી વાત છે તો ભાઈ વિચારે હા પૂર્વ વાત પૂર્વે ક્યારે પણ સાંભળી ના હોય મત ના હોય જાણવા ના હોય એવી વાત સાંભળી મત ભરકાઈ ના પણ નથી એમ કે છે ખબર ગભરાય છે અવલંબન લીધેલું ખોટું અવલંબન અમે બહાર વાત કરી બહાર તો એવું કહીએ કે ગોડ એ પણ આ થિંકર છે થિંકર એટલે વિચારવાદી લોકો છે ત્યાં કહીએ God is not created of this world at all The world is the puzzle itself. The world is the puzzle જગત છે હું જોઈને કહું છું આ અને બહાર તો અમારે કહેવું પડે કોલ છીએ નહીં તો આ સ્ટોરમાં લૂંટી રહે લોકો ભય દેખાડવા માટે છે શું કહ્યું એટલે અજ્ઞાનીઓ માટે ગોડ ઇઝ ક્રિએટર આને સમજવું અજ્ઞાનીઓ ભાન વગરના લોકો માટે અને સમજવું ને વિચારવત માણસને માટે જો ક્રિએટર હોય ભગવાન તો પછી મોક્ષ હોય જ નહીં મોક્ષ હોય ક્રિએટર અને મોક્ષ બે વિરોધાભાસ નથી લાગતો એટલે તેર વર્ષની ઉંમરે મેં બૂમ પાડી હતી મને એક સંત પુરુષે કહ્યું કે ભગવાન તને મોક્ષમાં લઈ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 ભય મૂકો છે આજના સાધુ સંન્યાસ છે બિચારા ભગવાન કે ના ભગવાન ને બનાયા એ થંભે નહીં ભગવાન એ તાર મોટા લાકડો જ પાડી છું ઇનવિઝિબલ તો આવી બધી રીતે ક્રિયા છે ઠીક ભર્યું વાંચી ના દેખાય બધું શું દેખાય એવા ક્રિએશન સાચા બધાની વાત તો છે ને બીજું બધું ફાંફા બરાડા અને ભગવાન તમારે ઉભરી નથી તમારું સ્વરૂપ જ છે શું છે સ્વરૂપ જે ઉભરી નથી તને સમજાયું આવે તે કઈ પૂછતો નથી ને હું જાણતો નથી બધા પૂછું પૂછ કે દુઃખ રહી તો થવું પડશે ને ત્યારે હું જાણતો નથી વધારે કેવી રીતે પૂછું હું કશું જાણતો નથી તો શું પૂછો એના કરતા કોરી લે તો બહુ સારી કશું જાણતો નથી અને મારે તો ચોપડીમાં શું લખેલું હોય છે જયારે આ જ્ઞાન ભેગું થાય જયારે સર્વદુઃખથી રહીત થવું હોય તેને એક જ થોડો મારી પાસે બોલી જાય કે સાહેબ હું કશું વાંધો નહીં બસ થઈ ગયું બધી બોલું લાગે છે ભગવાન ક્રિએટર નહીં હોય એમ તમે કહો છો એટલે હું માનું છું તમે કહો છો એટલે માને છે ના પણ અનાદિ સાંભળ્યું નથી સાંભળ્યું ઘણું છે વાંચ્યું ઘણું છે પણ જે છે ને સમજ દ્રઢ નથી તે વસ્તુ એ કે છે કે વાંચ્યું છે ઘણું વાંચ્યું છે પણ બે વિરોધાભાસ વાંચેલું છે એક આ વાંચ્યું છે પણ સમજ દ્રઢ નથી કે ભગવાન ક્રિએટર નથી કે કોઈ કોઈ સાધુ સંન્યાસ ને આપણે કહીએ કોઈ કે ભગવાન ક્રિએટર છે એવું કહો તે અમારું શંકા પડી જાય સારું મને હમણાં લઈ લે તો શું થાય જો હોય તો લઈ લે ને નામ બોલવું છોકરો હોય નામ બાપ નું નામ બોલે ત્યારે ભગવાન રહેવા દે આ સરકાર વેગન ના રહેવા દે અહીંયા આગળ અમેરિકા ઓલું કરતો હોય તો ઉપર બેઠો બેઠો અરે મને મારે આ તો જગત આખો ભટકી મળી છે ને એટલે બે રકમો જોઈએ સાચી એ ક્રિએટર કોણ છે અને તમે કોણ છો આ બે રકમો સાચા ગુણાકાર હોય ગુણાકાર જવાબ આવે છે એક રકમ તમે આત્મા થઈ વાંચવા તે પણ ક્રિએટર છે એમ માનો છે બે રકમ ગુણાકાર આવતા નથી અંધારો વર્તન ભાઈ જઈ ભાઈ વાહ વાહ ગયેલા ખરે ભાઈ ઊંડા ઉતરેલા ના ઊંડા નથી ઉતરે ભાઈ પાણી હોય છે નહીં પગથિયા હોય છે નહીં પાણી હોય છે તમે છેલ્લે પગથિયા જઈને પાણી ગયા જઈએ છેલ્લા પગથિયા જઈને બોલીએ વાવમાં કે તું ચોર છે તો વાવ છે કે મને ચોર કે છે મેં ચોર કહી મને ચોર કે છે આપડે જોડે આપડે આપણને શું એ કે તો આપણે શું બોલીએ આપણને સારું લાગે તો આપણે તું રાજા છે તમારું પ્રોજેક્શન છે તમારી ગોઠવણી કરી દો શું કે આ બેને તમે હેરાન કરો પછી ઘરે કાઢવા તો આપીએ ને આવી દે તમારા પ્રકાર છે બરાબર ને વાત એટલે વાત સમજીએ તો નિવેડો આવે મને પણ અમારે અમારે તો સમજવાની જરૂર નથી તમને મળ્યા છે તમે સમજાવજો બસ કે હવે અમારે સમજવાની જરૂર નથી તમે આપણે સાધારણ તમને સમજાવવું આ છે થોડું ઘણું સમજવું જોઈએ ના દવા આપું ને તે તમને દવા કરવા જે જોઈએ પતે નહીં નહીં તો પછી સસ્તી દવા લાગે સસ્તી દવા લાગે કિંમતી કેટલી જજો પૈસા નથી અમૂલ્ય ચીજ પૈસા હોય ને જે અમૂલ્ય ચીજો છે એના પૈસા પુસ્તકોના પૈસા નથી કારણ કે આપતવાણી કહેવાય આપતવાણી એના પૈસા ના અમૂલ્ય ચીજ છે પૈસા ફ્રી ઓફ કોસ્ટ દર સાલ બે લાખ તમે ગમ્યું બધું જેમ જેમ જાણવું પડશે ને કરેક્ટ વાત ત્યાં સુધી આ ગપ્પા મારી અરે આજનું વિજ્ઞાન ક્યાં જઈ રહ્યું છે માણસ ને કે ખેંચી આજનું વિજ્ઞાન ક્યાં ક્યાં પહોંચી પહોંચશે માણસ ને ક્યાં ક્યાં ખેંચી જશે આજનું વિજ્ઞાન છે ને આપઘાત કરવા તૈયાર થઈ ગયું છે જેમ એક માણસ આપઘાત કરવાનો થાય ને ત્યારે જાત જાત જાતનું બોલે જાત જાતનો નફરો કરે એટલે આપડે જાણીએ કે આ જુદું જુદું કરવાનો છે આ વિજ્ઞાન આજે અભ્યાસ કરવા તૈયાર થઈ પહોંચવાનું કઈ ગયું પણ પોતે પોતાનો ઘાત કે છે વિજ્ઞાન નો શબ્દ નહીં પછી અતિ એ ભૂલ રસવડાય નહીં આપઘાત કરવા તૈયાર છે દરેક વસ્તુ એબનોર્મલ થાય એટલે આપઘાત થાય શું થાય એબનોર્મલ થાય નોર્મલ થાય શું થાય રહેતો કઈ ન્યુયોર્ક માં રહો છો ન્યુજર્સી માં જ રહો છો ન્યુજર્સી માં જ રહેશે એક કલાક અહીંથી એક કલાક દૂર થાય દાદા એક કલાક દૂર થાય ન્યુજર્સી માં રહે છે એ પણ ન્યુજર્સી માં જ રહે છે મામા થાય મામા થાય મામા એવું છે ને તમને નહીં ખબર તો પડે પણ એ તમે જેટલું એ મહી જાણી ગયો છે બહાર કહે તો તમને ઇગોજન વધી રહ્યો એનો ભય થઈ જતો કહે ને તમને બધી ખબર તો જે પપ્પા પહેલા હતા તે એનો ખબર તો બધી પડે આમ કોઈ માણસ કાપી નથી હતું કે હું કહું તારે મુખ અવતાર તમે તમે કોંગી નાખતા જે ભેગા છે એવું એ તમારા માટે કોંગી ના ના ના અરુણભાઈ તો કે છે અરુણભાઈ તો કે છે કે પુષ્પા બહુ ચેન્જ થઈ ગઈ હા એ તો પટાવવા માટે કેમ પુષ્પાબેન કેમ પટાવવા માટે જરા ઓછું આવડે ઓછું આવડે પટાવતા દેવેલ પ્રજા ડેવલપર પુષ્પાબેન ને પટાવતા ના આવડે હા એટલું જ ના આવડે થોડું આવડે કપટ કરે નહીં અને કામ કરે અને આ કપટ કરે અને કામ એના જ ગાડું ચલાવે એટલું છે પેલા કાયદામાં આવે કુદરત ના બહુ પાકા મને જૈન વાણિયા શું કે છે તમે અમારા જૈન ના જઈ શકે બહુ પાકા હું પાકો ના હો તમારી દશા શું કરતા લોકો હું કઈ હું કે બાવા જેવો ઓછો બાવો છું હું અત્યારે ધંધો કર્યો હજુ ઘેર હીરાબાઈ જીએ છે ભલે ઇઠ્યોતેર થયો ઇઠ્યોતેર થયો તે પંચોતેર ઘણો હજુ આ ફરતા નથી એકદા બેહી હવે એમની જોડે પિસ્તાળીસ વર્ષથી અમારે મતભેદ નહીં પડે બધા પિસ્તાળીસ વર્ષ સર આવડે તો આવી ભાઈ આ જ્ઞાન તો જ્ઞાન થયા પહેલે પહેલેથી મતભેદ આ જ્ઞાન તો અઠાવન માં થયું પણ તે પહેલા મતભેદ તમે એવું પટાવતા હતા તમે અરુણ જેવું પટાવતા હતા તમે અરુણભાઈ પટા એના અથડામણ સ્ત્રી જોડે કોઈ સાચા પુરુષો સ્ત્રી જોડે જગો રાખતા નથી સ્ત્રી જોડે જગો કોણ રાખે મોટા શેઠિયાઓ આ મીરો વાળા સ્ત્રી જોડે જગો બહાર બધા પોતા જાતિ બધા જગો હોય અને આના પેલી વાત કરો દાદા પેલી હીરાબા જોડે મતભેદ થયો તો એક વાર પછી તમે એમના ભાઈ ના દીકરીઓ ચાર એના બ્રધર ની ચાર દીકરીઓ હતી પહેલી દીકરી ભણવાની થઈ એટલે મને પૂછતા હતા કે આ એને શું આપીશું આપણે વાસણ તૈયાર હોય આપજે ને તો નવું ના બનાવશે એટલે અમારે તમારા શબ્દ બોલ્યા બધા થઈ અમારે તમારે તમારે થાય નહીં માર્કેટ થાય નહીં શું હું એમ તમારું કરું એ મારું મારું કે એ રીતે વાતું નહીં પણ એવું બન્યા કે તમારા મામા દીકરા તો રાવડાવડા ત્રાસ છોડ્યો પણ મામા દીકરા એટલે અમારા તમારા બોલે એટલું સમજી ગયો ભૂલ થઈ ગઈ બહુ મોટી તમારા મામા દીકરા અને આ મારા ભાઈની દીકરી અમારા તમારે એ મતભેદ પડ્યો એ બહુ મોટી ભૂલ થઈ ગઈ તો અમ તો સમજી ગયો ત્યાં ક્ષેત્ર આપણે પછી મેં એમને શું કહ્યું મેં કહું તમારું કેવું ખરું છે પણ મારી ઈચ્છા એ છે કે આ નોનું વાહન આપો પણ રૂપિયા પાંચસો જોડે રોકડા આપો એટલા બધા પતા છે આપે આપતો મને વધુ હતો પણ હું તમને આપે ને હું કહું કઈ ના આપે હા મતભેદ પડાવી દીધો થઈ જાય કોઈ ખરાબ થઈ જાય બાકી અમારો કાયદો શું હતો ફાઈવ ફૂટ જેટલે દુકાન હતી એટલે મને શું કે શું શાક લાવું તમે તમને ઠીક લાગે છે શું કહ્યું તે એ પૂછે અને હું જવાબ આપું તમને ઠીક લાગે છે પછી કોઈક બે ચાર જણા ના પૂછે એટલે કહું કે કેમ આ દૂધી લાવ <laughs> તમે કહો છો તમને ઠીક લાગે છે એવું લાવો છો ત્યાં તમે ના પૂછવું પણ તમે કહો તું હું પૂછું તાર તમે ઠીક લાગે છે પૂછવાનું આપણે તમારે એમ પૂછવાનું શું ચાંદલા હોતા મારે તમને કહેવાય તમને ઠીક લાગે છે આપણો બહાર દુનિયા જુએ રાખો વિનય વાળો એટલા માટે એ ભાઈ દૂધનો વાંધો નથી ના હોય કઈ વિનય આપણે તમને વિનય દેખો છે અહિંસક વિનય તેમ પૈસો ખર્ચાર નહીં અને બાર ગારો નીરુબેન પુષ્પાબેન ને કે છે કે તમારે અરુણબેન પૂછીને એમ દાદા કરતા એમ શું કરવાનું છે તો પુષ્પાબેન કે કે હું કરું પણ એક શરતે એક શરત કે અરુણ એ મને દરરોજ કહેવાનું તમને ઠીક લાગે તો જ હું પૂછું એવું નહીં પુષ્પાબેન એવું પૂછે છે અરુણ શરત બોલો આ શું છે તે શેનો તો કરવો ને વ્યવહાર તો કરવાનો વ્યવહાર તો કરવાનો ને દાદા દાદા નવા આવે અહીં ફસાશો નહીં લોકો શું કે છે આ દુનિયામાં ફસાવા જેવી જગા જ આટલી છે જગા હોય તો આટલી જ જગા છે નીકળા કે નહીં એવું કહી દઉં પેલા ફસાવા ફસાવા જ છે દાદા દાદા ક્યાંક ફસાતા હો તમે કઈ એક જણે ગુરુ એમ શીખવાડ્યું કે ये सब तुम्हारा कुछ नहीं इसमें है समझे ने? એટલે ગયા છે ને આ મારું નહીં આ મારું નહીં. ધંધા માણસ થઈ ગયું છે આ મારું આ મારું નહીં નહીં બોલવાનો અધિકાર ને તમે પૂરે શીખાય ને આ બોરી મારી નહીં એવું શીખાય છે ને હું શરીરમાં નથી હું શરીરમાં નથી એવું કહ્યું હા એટલે આમાં આવે પેલા માણસ ને બે ત્રણ જણા જેવો થઈ ગયો આ મારું નહીં આ મારું નહીં બોલ્યા જ કરે આ મારું આ એનું મારું આ એનું મારું આ દેહે મારું નહીં ફોન મારું એટલે ઘરના માણસો મને આ કહેવા મળે મને આમ શું થયું છે હું કઈ સાયકોલોજી ઇફેક્ટ થયેલી છે શું થઈ ગયું હા કોને બોલવાનો અધિકાર મારું શું છે જાણ્યા પછી બોલાય કે આ મારું નો yourself આ છે ત્યાર પછી કઈક આ આ તો એ લોકો જાણતા નથી મારું શું છે લોકો શીખવાડે મારું મારું કેમ દેહમાં જ કે છે પણ કોણ કોને કાઢશે એટલી વાત જેમાં એ ગુરુઓ એ માને છે તેમાં આત્મા છે તેમાં આત્મા છે ને હું શું કઉ છું જેમાં હિન્દુસ્તાનના બધા સંતો બંતો જાણે છે કે અમારા આત્મા છે ચેતન છે તેમાં ચેતન છે નહીં એવું પુરવાર કરી આપું શું કે એમ તમે કેવા સમજી નહીં આ જે ચેતન છે જે ખાય છે પીવે છે શું કરે છે ચેતન તમને એવું લાગે છે ચેતન બિલકુલ છે નહીં સેવન્ટી પર્સન્ટ ચેતન નથી બોલો જગત માર ખાતું ચેતન નથી તો શું છે ચેતન નથી તો શું છે એટલે શું મિકેનિકલ ચેતન એટલે શું આ સૂર્યનારાયણ ની હાજરીથી આપણે કોઈ કાર્ય કરીએ એમાં સૂર્યનારાયણ શું લેવા દેવા આ નહીં આત્મા છે ને ચેતન ની હાજરી થી આ બધું થઈ રહ્યું શું થયું આ પાવર ચેતન કામ કરે છે શું કરે છે એમની હાજરીથી પાવર બહુ થયો પાવર થી આચાર્યા કરે છે કોની હાજરીથી પાવર અરે બહુ ઓછી બહુ છે અત્યાર સુધી તંત્ર નથી પામ્યા કારણ બધા લોકો નથી પામ્યા કારણ છે કે જો નથી તો તે મન બેઠો છે જ્યાં છે તો ફોન નથી કારણ જગત શું છે તમે અત્યારે એવું જ માનતા હતા ને યોગમાં આવે નહીં માં ચેતન હોય શકે નહીં ફક્ત ચેતન ક્યાં હોય આત્મયોગમાં હોય ક્યાં હોય દેહ યોગ માં વતન યોગમાં કઈ હોય નહીં તો જપ યોગ કરે ગમે તે કરે ચેતન ના હોય ચેતન ક્યાં હોય આત્મયોગમાં સમજાય થોડું તમારે ચેતન નથી એવું આ તમને સમજાયું થોડી સમજ પડે દાદા થોડી સમજ પડે પણ બરાબર નથી સમજ પડતી તમને થોડું ઘણું સમજાય વાત મારી થોડું થોડું સમજ્યા પડે છે આટલું છે મીઠું એવું તો સમજણ પડે ને કાળું નહીં લાગતું મારી વાત ખાઈ નહીં લાગતું મારી વાત તમારા આત્મા કબૂલ કરે એવી વાત કે અને કરવો જ જોઈએ આત્મા જો તમારે કબૂલ ના કરે તો મારી વાત ખોટી છે કરવો જ જોઈએ તમારો આત્મા બીજું થઈ જાય ગુંચી ગુંચે જાય પણ આવરણ આત્માને ભૂલ કરે શું કે મીઠું તો લાગે એટલે આ જગત મિકેનિકલ ચેતન તેમાં ત્રણ બેટરીઓ ભરાય છે આ બેટરીના તેલ તમે જોયેલા બેટરી હોય છે લાઈટ એના ત્રણ તેલ હોય છે જે તેલ લાયા હોય અને પછી બેટરી ગાડી પછી દબાઈએ તો બેટરી લાઈટ થાય ના થાય પછી છ મહિના પછી બંધ થઈ જાય લાઈટ ના થાય તો શું અમે જે છે આ પાવર જતો રહ્યો શું કે તેલ કે જૂના ના થયા શું જતું રહ્યું પછી પાવર જતો રહ્યો એવી આ સાઈડ બેટરીઓ મનની વાણીની અને બે સાઈડ બેટરીઓ એ ભરેલી ડિસ્ચાર્જ થાય છે એક સાઈડ બેટરીઓ અને બીજી સાઈડ બેટરીઓ ચાર્જ થયા કરે આત્માની હાજરીથી શું થાય છે બીજી બીજી ત્રણ કઈ બેટરીઓ ડિસ્ચાર્જ થયા કરે છે બીજી ચાર થયા કરે છે ડિસ્ચાર્જ થયા કરે છે જે ડિસ્ચાર્જ થઈ રહેશે એટલે આ દેહ પડી જશે અને ઇફેક્ટ એન્ડ કોઝિસ કોઝિસ એટલે ઇફેક્ટ તો હું ઇફેક્ટ એટલે અને કોઝિસ એટલે ચાર્જ તમે સમજાય છે બધું બહુ ઊંડી વાત છે આ રહસ્ય પાની વાત છે આ નહીં ગુહ્યતમ ના બીજી તમે સમજાય છે ને હા અહીં ચેતન ખોળે <laughs> રહેતું નથી થોડીક જ વાર થઈ ગયા માં આ તો ચંચલ છે આ ચંચલ ને સ્થિર કરવા જાય તારો ટાઈમ નકામો જાય છે અને ઇગોઇઝમ વધતું જાય છે અડધો કલાક તો સ્થિર થવા મળી છે ઇગોઇઝમ વધતું જાય ડફો ઉધે રસ્તે ચાલે ખબર પડે છે ને હા આના માટે શબ્દ તમને સમજ પાડું કે આ ચંચળ છે આ કેવું છે ચંચળ ચેતન કેવું મિકેનિકલ ચેતન ચેતન ચંચળ હોઈ શકે નહીં મૂળ ચેતન મૂળ ચેતન ચંચળ હોઈ શકે નહીં કેવું તમે સમજો ને એટલે આ જગત શું છે સચરાચર શબ્દ સાંભળેલો છે શબ્દ સાંભળ્યો સચરાચર અર્થ આ સચર ચેતન જ નથી પાવર ચેતન પાવર ચેતન ચેતન ને મોગ ખોળા જાય નીકળ્યા ને આ લડ્ડુ ખાય લડુ ખાય કેવો સંતોષ થઈ જાય એટલે દાદા તમારું કેવું એમ છે કે આજે યોગની સાધનાથી તમે તમારી તમારા ચેતનને તમે ઓળખી ન શકો દાદા તમારું એવું કેવું છે તમારું એવું કેવું છે કે યોગ ની સાધનાથી થી આત્માને તમે તમારી ચેતન ને ના ઓળખી શકો ચેતન લેવા દે યોગ તમે જયારે માટે છે એક માણસ મને આવ્યો મને કહે છે દાદાજી ચાર વખત યોગ કરું છું જો તમે કોઈ એમાં એમાં આત્મા પર શું ઉપકાર કર્યો તું યોગ કરું છું આ ભેંસ નો ભાઈ આવે છે તે યોગ નથી કરતો એને દેહ યોગ છે અને વડવાનો હોય તો હા યોગ કરે છે <laughs> યોગ એટલે શું શાની જોડે યોગ કરે છે દેહ યોગ દેહ યોગ એટલે શું કરે પદ્માસન વાળે બીજા આસન કરી અને યોગ કરે શું કરે સાસુ સાસ લઈ અને શરીર સારું રહે શું રહે સારું શરીર સારું રહે મન થોડો કદી એકાગ્ર થાય બરોબર કેટલા ઊંડા પાણીમાં શું શું સમજી ગયો પાણી ઊંડો છો તે શું પેલા તો ગીતા રહેવાનું તું મારો દેશ માં મોટા યોગ કરવા આવ્યા આ કામ લાગે નહીં શું કામ લાગે ને આ તો કેમ આ મજૂરો યોગ નહીં કરતા હું શું કરું છું ગોલ્ડ મેડલિસ્ટ તેથી મજૂરો નથી કરતા ખરો મને કદાચ ખોટું શું છે મને સમજણ પાડો તો હું આમાં ખોટું છે એમાં સાહેબ મજૂરોને મને એકાગ્રતા હું કરું છું કે એટલે મજૂરો ને મજાને વ્યગ્રતા નથી કહ્યું શું કહ્યું વ્યગ્રતા મજૂરો ને બધાને વ્યગ્રતાથી તને વ્યગ્રતા રોગ શું એકાગ્ર કરે કોણ કરે એકાગ્ર સાધના કોણ કરવા પડે એ રોગી છે તે કરે આ મજૂરો કે કરતા એકાગ્રતા છે શું કહે તો ગોળ છે એટલે વ્યગ્રતા રોગી થઈ ગયેલો હું કઈ છું હું છું શામાં છું તું બહુ જરૂર નિકાલ કરતા આવડતું નથી નિકાલ કરતા આવડે તમે કેમ લાગે એટલે પછી મેં કહ્યું તું કીધું વ્યગ્રતા રોગી છે બરોબર તદ્દન સાચું આ ખોટું ખોટે સમજી ગયો સર કે છે આ તો બધું યોગ કર્યો પણ હું તો આત્માની સાધના કરું છું